એ આવો આવો નાના મોટા ટાબરિયાઓ આવો આવો આવી ગયા બધા હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો સૌમી લાવ્યો છે કૃપા છે વશિષ્ઠ છે ઓહો હો હો હો આવો આવો મારા નાના મોટા ભૂલકાઓ સાંભળો સાંભળો આજે હું તમને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ વાર્તાનું નામ છે પડું છું પડું છું સાંભળો એક હતું શહેર શહેરમાં એક શેઠ રહેતા હતા શેઠ તો હતા ભારે શાણા પણ એ શેઠ બીકણ બહુ શેઠનું નામ દાંતા શેઠ અરે દાંતા શેઠ દાંતા શેઠ તો ભાઈ બહુ પૈસા વાળા હતા હો ગામે ગામ શહેરે શહેર અને નગરે નગરમાં એમનો વેપાર ધંધો ખૂબ ચાલે હો ભાઈ અને શેઠ તો કાંઈ પૈસા કમાય પૈસા કમાય એ બધા પૈસાથી દાતા શેઠે આ શહેરમાં એક મોટી વિશાળ હવેલી બનાવી નવી હો એ હવેલી તો એવી સુંદર કે દુનિયામાં એના જેવી સુંદર હવેલી તો બીજી એક પણ નહોતી હો કૃપા હા આ હવેલીમાં દાતા શેઠે સાત જુદા જુદા ઓરડાઓ બનાવરાવ્યા હતા ઓરડા તમે રૂમ કહો છો ને હા સાત ઓરડા બનાવરાવ્યા હતા હો સાતે ઓરડાના રંગ જુદા અને સાતે ઓરડા પાછા ભાત ભાતના આકારવાળાઓ કોઈ ચોરસ તો કોઈ લંબગોળ કોઈ ત્રિકોણ કોઈ ષટકોણ આવા ભાતે ભાતના સાત ઓરડા વાળી હવેલી બનાવી દાંતા શટે એક દિવસ દાતા શેઠ સારું મુહૂર્ત જોઈ અને એની પત્ની અને બાળકો સાથે હવેલીમાં રહેવા ગયા પછી તો સાંજ પડી સાંજ પડી પછી તો રાત પણ પડી પડે ને હા તે રાત પણ પડી આ દાંતા શેઠ અને એનો પરિવાર સાતમા ઓરડામાં સૂતા અડધી રાત થઈ ત્યાં ઓરડાના છતમાંથી એક અવાજ આવ્યો પડું છું પડું છું પડું છું પડું છું દાંતા શેઠ તો ઊંઘમાંથી ઝબકીને આ અવાજ સાંભળીને જાગી ગયા અને શેઠના પત્ની અને બાળકો પણ જાગી ગયા કે આ અવાજ વળી શેનો આવે છે એ તો બધા ડરી ગયા હતા એટલે છઠ્ઠા ઓરડામાં સુવા ગયા છઠ્ઠો ઓરડો ઘણો વિશાળ હતો શેઠ પોતાની પત્ની અને બાળકો સાથે એ છઠ્ઠા ઓરડાના પલંગમાં ચાદર ઓઢીને સૂતા હો હજી તો સૂતા ન સૂતા ત્યાં તો પાછો અવાજ આવ્યો પડું છું પડું છું પડું છું પડું છું બધા અવાજ સાંભળીને જાગી ગયા અને પાંચમા ઓરડામાં જઈને સૂતા પાંચમા ઓરડામાં હજી તો સૂતા નિંદર આવી નસકોરા બોલ્યા આમ નસકોરા બોલ્યા ત્યાં જ અંધારામાંથી પાછો અવાજ આવ્યો પડું છું પડું છું પડું છું પડું છું શેઠ તો ડરીને જાગ્યા અને દોડતા દોડતા ચોથા ઓરડામાં જઈને માંડ પહોંચ્યા ઓ હાંફી ગયા એ તો બિચારા ચોથા ઓરડામાં જઈને પત્ની ને બાળકોને કીધું કે હવે તમ તમારે અહીંયા સૂઈ જાઓ અહીંયા કોઈ નહીં આવે દાંતા શેઠ અને એનો પરિવાર હજી તો પલંગમાં આડો પડ્યો ને ત્યાં કોઈકનો અવાજ આવ્યો પડું છું પડું છું શેઠ તો ભાગ્યા અને પાછળ એની પત્ની અને બાળકો પણ ભાગ્યા બિચારા જઈને ત્રીજા ઓરડામાં ભરાણા એ ઓરડામાં હજી તો સૂતા ન સૂતા ત્યાં તો ફરીને અવાજ આવ્યો પડું છું પડું છું પડું છું પડું છું દાંતા શેઠને તો પરસેવો વળી ગયો અને બીજા ઓરડામાં સૂવા માટે માંડ ગયા બીજા ઓરડાના પલંગમાં હજી તો સૂવા જાય ઓરડાનું બારનું બંધ કરે ત્યાં તો ફરીને મોટે મોટેથી અવાજ આવ્યો પડું છું પડું છું પડું છું પડું છું દાંતા શેઠ તો ભાગીને પેલા ઓરડામાં ભરાઈ ગયા આ ત્યાં હજી તો સૂતા ન સૂતા ત્યાં તો ફરીને અવાજ સંભળાણો પડું છું પડું છું પડું છું પડું છું ભાઈ હવે તો એક પણ ઓરડો બાકી નહોતો બચ્યો હવેલીનો સુવે તો સુવે ક્યાં બીકના માર્યા કાંઈ દાંતા શેઠ ધ્રુજે કાંઈ ધ્રુજે શું એમના તો દાંત ધ્રુજવા મીંડા કરતા કરતા હો એ તો દોડતા દોડતા સીધા પહોંચ્યા રાજાના મહેલમાં અને રાજા પાસે જઈને બે હાથ જોડીને બધી વાત કરી ઓ ભાઈ પણ દાતા શેઠની આ વાતો રાજાનો કુંવર સાંભળી ગયો એટલે દાતા શેઠ પાસે આવ્યો અને રાજાને કહ્યું કે રાજાજી આ દાતા શેઠ પાસેથી એમની હવેલી ખરીદી લો એ હવેલીમાં હવે હું રહેવા જઈશ અને જોઈશ કે એવું તે વળી શું છે એ હવેલીમાં પછી તો રાજાએ દાતા શેઠને હવેલીના પૈસા ગણી આપ્યા અને કહ્યું હવેથી તમારી હવેલીમાં આ મારો બહાદુર કુંવર રહેશે રાજાનો કુંવર તો ભાઈ ભારે બહાદુર હતો તમારા જેવો જ એટલે એ તો ઘોડા ઉપર બેસીને ઉપડો તબડક તબડક તબડક તબડક તબડક કરતો હવેલી તરફ શેઠની હવેલી આવી સાંજ પડી સાંજ પડી પછી રાત પડી એટલે રાજાનો કુંવર સાતમા ઓરડામાં સુવા ગયો અને અડધી રાત થઈ ત્યાં આવવા જ આવ્યો પડું છું પડું છું કુંવરે તો આજુબાજુ બધે જોયું પણ કાંઈ દેખાય નહીં એટલે એ તો છઠ્ઠા ઓરડામાં ગયો ત્યાં પણ અવાજ આવ્યો પડું છું પડું છું છઠ્ઠા ઓરડામાં કુંવરે તો ઉપર નીચે બધે જોયું પણ કાંઈ દેખાય નહીં એટલે તો પાંચમા ઓરડામાં ગયો તો ત્યાં પણ અવાજ આવ્યો પડું છું પડું છું હમણાં તારા ઉપર પડું છું રાજાના કુંવરે તો પલંગની નીચે જોયું કબાટમાં જોયું ઉપર માળિયામાં જોયું પણ કાંઈ દેખાય નહીં એટલે એ તો ચોથા ઓરડામાં ગયો ચોથા ઓરડામાં કોઈ અવાજ નહોતો એટલે એ તો સૂતો લાંબો થઈને હો હજી તો રાજાના કુંવરને ઊંઘ આવી જ હતી ત્યાં ફરીને અવાજ આવ્યો પડું છું પડું છું કુંવરે જાગીને બધે નજર કરી પણ કાંઈ દેખાતું નહોતું આખો ઓરડો તપાસી જોયો પણ કોઈ હતું નહીં એટલે તો બીજા ઓરડામાં ગયો થોડીક વાર થઈ તો ત્યાં પણ અવાજ આવ્યો પડું છું પડું છું પડું છું પડું છું એટલે એ તો પહેલા ઓરડામાં ગયો પહેલા ઓરડામાં પણ અવાજ આવ્યો પાછો એવો ને એવો જ પડું છું પડું છું એટલે રાજાના કુંવરે પોતાની તલવાર ખેંચી અને જોરથી બોલ્યો અરે કાલ પડતું હોય તો આજ પડ અને આજ પડતું હોય તો અબઘડી પડ ક્યારુંનું શું પડું છું પડું છું કરે છો અને ત્યાં તો ભાઈ ઉપર છત ઉપરથી પફાંગ કરતું પડ્યું હો અને શું હતું ખબર છે તમને અરે એ તો સૂરજ દાદાએ સવાર પાડી હતી સવાર <laughs> સવાર પડતી હતી ભાઈ અને દાંતા શેઠને એમ કે બીજું કંઈક પડે છે બોલો લો મજા પડી ને ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ હો આવજો